સંબંધનો માનવ છું આર્ય છે પ્રત્યેક સ્ત્રીમાંને માત્ર ભાવના છે ઓવસીએ કહ્યું કે હું કામ આવી છું તું મારી ન કરે તો હું તને સાપ આપીશ તેમાં તને જે યોગ લાગે તે તું કર હું તારા ચરણમાં વંદન કરું મધ્યરાત્રિના સમયે એકાંતમાં ઉર્વશી અર્જુનને મળવા આવે છે અર્જુનના આંખમાં મનમાં જરાય વિકાર આવ્યો નહીં મારો અર્જુન વીર છે કોઈ દિવસ આવું પાપે નહીં કરે આજે તારા મુખમાં તેજ દેખાતું નથી મને એમ લાગે છે તને પ્રાણ કરતા પણ ત્યારે શ્રી કૃષ્ણનો વિયોગ તો થયો નથી શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાના આનંદમાં કહે છે કોઈ વખત મને યાદ કરે છે બલરામજી મહારાજ શું કરે છે એક એકનું નામ લઈને કુશળ સમાચાર પૂછવા અને શ્રી કૃષ્ણ વિયોગમાં અર્જુન વ્યાકુળ છે આજે અર્જુન રડે છે અર્જુન વીર છે એના આંખમાં શું છે નટાવ્યું કોનું કુશળ સંભળાવું ભગવાન આપણને છોડીને સ્વધામમાં પધાર્યા હું સ્વધામમાં પધાર્યા છીએ તે સામે ધર્મરાજ બહુ વ્યાકુળ થયા મને છેલ્લા દર્શન થયા નહીં હું કહું સેવા કરી બહુ વ્યાકુળ થયા સિંહાસનમાં બેઠા તો તે ઝઘડી આ જગતમાં મારે રહેવું નથી શ્રી કૃષ્ણ વિનાનું જીવન વ્યર્થ શ્રી કૃષ્ણ વિયોગમાં અર્જુન પ્રભુના એક એક ઉપકારનું સ્મરણ કરું છું અને મનને શુદ્ધ કરે કદાચ તમને યાદ છે ને દુર્યોધને પાંડવોને રાક્ષાગ્રહમાં બાળવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે પ્રભુએ યુક્તિથી રક્ષણ કરે આજે મને ખાતરી થઈ મારામાં જે શક્તિ હતી એ મારી નહોતી એ ભગવાનની પ્રસાદી આ બધા કામ મારા હાથે કરાવવાની ભગવાનને ઈચ્છા હતી હું જ્યાં ગયો ત્યાં મારી જીત થઈ કોઈ દિવસ મારી હાર કરી નથી આજે શ્રી કૃષ્ણ વિનાનો એકલો અર્જુન આવતો હતો અને ત્યારે રસ્તામાં મને કાવાઓએ લૂંટી લીધો છે મને બહુ માર્યો છે આજે મારી હાર થઈ આજે મને ખાતરી થઈ મારામાં જે શક્તિ હતી એ મારી નહોતી એ પ્રભુની પ્રસાદી શ્રી કૃષ્ણ વિનાનો અર્જુન દ્વારકાથી આવતો હતો રસ્તામાં મને લૂંટી લીધો છે બહુ માર્યો છે આજે મારી હાર થઈ શક્તિ મારી નહોતી એ ભગવાનની ભૂપદ રાજાએ પ્રતિજ્ઞા કરી હતી કે આકાશમાં ફરતા માછલાનું પ્રતિબિંબ જળમાં જોવાનું અને મત્સ્ય કરે એને હું અર્જુ રાજ રાજકન્યા મોટા મોટા રાજાઓએ પ્રયત્ન કર્યો પણ સફળતા મળી નહીં પ્રભુએ તે દિવસે મારા સામે જોયો અર્જુન તું ઉભો મને પ્રભુએ શક્તિ આપી ત્યારે હું મત્સ્ય વેદ કરી શક્યો આ મનરૂપી માછલો સંસારમાં બહુ રખડે છે જે મનને મારે છે એ જ ભક્તિ કરી શકે એને દ્રૌપદી વિજયમાળા અર્પણ કરે છે મનરૂપી માછલો સંસારમાં બહુ રખડે છે એને વિવેકરૂપી બાણ મારવાને પ્રભુએ મારા સામુ જોયું હું મત્સ્ય વેદ કરી શક્યો દ્રૌપદીએ મને હૃદયમાં રાખી ભગવાનની ઈચ્છા હતી કે દ્રૌપદી આટલી સુંદર છે અર્જુનને દ્રૌપદી સાથે મને જોઈને બહુ રાજી થયા દ્રૌપદીના કેસને એકવાર દુશ્યાસને સ્પર્શ કર્યો હતો તો હું સહન કરી શક્યો મારા દ્વારકાનાથને સહન કર્યું તો આ પૂછો કરીને બોલ્યા હતા હું કૌરવોનો વિનાશ કર્યો એમનો પ્રેમ હતો પોતાની તમને યાદ છે ને એક ભાજીનું પાન આરોગીને દસ હજાર બ્રાહ્મણો સાથે દુર્વાસા ઋષિને તૃપ્ત કર્યા યોનો જુગો પવન મેત્ય દુરંત કૃચ્છ્રાત દુર્વાસશો નિહિતાદયુતાગ્રભૂયા सकन्नशिष्टमुपभुज्य यतस्त्रिलोकीम् तृप्ताम् अमंस्तसलिले વિનિમગ્નસંઘ દુર્વાસા ઋષિનો નિયમ હતો દસ હજાર બ્રાહ્મણોને જે જમાડે એના ગુરુ ભોજન કરી દસ હજાર બ્રાહ્મણો સાથે દુર્વાસા ઋષિને ચાર મહિના દુર્યોધન ઘરમાં રાખ્યો સંત સેવા તો કરી સદભાવથી નહીં કુભાવથી થયું કાર્તિક શુદ્ધ દ્વાદશીનો દિવસ હતો ગુરુને દુર્વાસા કહ્યું આજે મોટી દ્વાદશી છે મારા ભાઈ પાંડવો દુઃખી થઈને વનમાં રખડે છે ત્યાં જઈને પારણા કરો એમને આશીર્વાદ આપો તો એ સુખી થાય દુર્વાસા ઋષિ ભોળા છે દુર્યોધનનું એ કપટ સમજી શક્યા નહીં દુર્યોધનમાં કહ્યું ગઈકાલે નિર્દળ એકાદશીનો વ્રત કર્યો છે આજે તમારા ત્યાં પારણા કરી તમને આશીર્વાદ આપી અને પછી આવતીકાલે ત્યાં જઈશ કે મહારાજ મને હવે આશીર્વાદ જોઈતા જ નથી મને બહુ આશીર્વાદ મળ્યો આજે તમે જાઓ દુર્યોધન જાણતો હતો પાંડવોને સૂર્યનારાયણે અક્ષય પાત્ર આપ્યું દિવસમાં ત્રણ વાર જે સૂર્યનારાયણની ભક્તિ કરે એને ભીખ માગવાનો પ્રસંગ આવે જ નહીં એ દરિદ્રી થાય નહીં દિવસમાં ત્રિકાળ સૂર્યનારાયણની ભક્તિ કરે એની બુદ્ધિ બગડે નહીં પાંડવો સૂર્યનારાયણની ભક્તિ કરતા હતા પાંડવો જયારે વનમાં જાય છે ત્યારે સૂર્યનારાયણની દયા આવી અક્ષય પાત્ર આપ્યું છે સંકલ્પ પ્રમાણે અન્ન નીકળશે જંગલમાં મંગલ થાય આપણે બાર વાગે કોઈ પણ સાધુ આવે બ્રાહ્મણ આવે દ્રૌપદી હાથ જોડીને વંદન કરે અને પૂછે મહારાજ આપને શું આરોગવાની છે સંકલ્પ પ્રમાણે અન્ન નીકળે છે દુર્યોધન જાણતો હતો દ્રૌપદીનું ભોજન થયા પછી અક્ષય પાત્ર બંધ થાય અત્યારથી નીકળશે બપોર પછી ત્યાં પહોંચશે પાંડવોનું ભોજન થયું હોય દ્રૌપદીનું ભોજન થયા પછી અક્ષય પાત્રમાંથી કઈ નીકળશે નહીં દુર્વાસા ઋષિ શાપ આપશે દુર્યોધને એવું કપટ કર્યું પાંડવો વનમાં દ્રૌપદી સાથે સત્સંગ કરે દ્રૌપદીએ કહ્યું કે રાજમહેલમાં હું રાણી થઈને રહેતી હતી એ દિવસો મને યાદ આવે રામ મહિમાનું સુખ તો ભોગવી ઓલા વનમાં આવ્યા પછી મને જે શાંતિ મળી છે જે આનંદ મને વનમાં મળ્યો છે એવો આનંદ રાજમહેલમાં મળ્યો નથી રાજમહેલમાં રાજસી સુખને ભોગવ્યું રાજમહેલમાં સાત્વિક આનંદ ત્યાં છે રાજમહેલમાં હું ધ્યાન કરતી હતી પણ તન્મયતા બહુ થાય નહીં રાજમહેલમાં હું કૃષ્ણ કીર્તન કરું પણ હૃદય પીગળે નહીં આ વનમાં આવ્યા પછી તો ધ્યાનમાં બહુ તન્મયતા થાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તનમાં બહુ આનંદ આવે આવો આનંદ રાજમહેલમાં મળ્યો નથી સાત્વિક આનંદ આપવા માટે પ્રભુએ અમને વનમાં મોકલ્યો તમારા જીવનમાં તમને ઉદ્વેગ થાય તમને બહુ દુઃખ થાય એવો કોઈ બનાવ બની જશે રાજમહેલમાં રહેતા હતા રાજ્ય ગયું અને વનમાં આવ્યા છે મન શાંત છે મારા પ્રભુએ જે કહ્યું છે તે યોગ્ય કહ્યું જીવ ખોટું કરી શકે ઈશ્વરને ખોટું કરતા આવડે જ નહીં તમને ઉદ્વેગ થાય એવો કોઈ બનાવ બની જશે મનને સમજાવો પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું મારા ભગવાનને મારી બહુ લાગણી છે ઈશ્વર ખોટું કરી શકે જ નહીં સાત્વિક આનંદ આપવા માટે અમને વનમાં મોકલ્યા દ્રૌપદી સાથે પાંડવો સત્સંગ કરે છે દુર્વાસા ઋષિ તે સમયે આવ્યા પુષ્પથી એમને દુર્વાસાએ કહ્યું કે આ દસ હજાર બ્રાહ્મણો ગઈકાલે નિર્દય એકાદશીનું વ્રત કર્યું છે આજે પારણા કરવા માટે આવ્યા ધર્મરાજાએ હાથ જોડ્યા છે બહુ કૃપા કરી આ બ્રાહ્મણોની સેવા કરવાનો લાભ મને આપશે તમે ચાલતા આવ્યા છો થાક લાગ્યો હશે ગંગા સ્નાન કરો ત્યાં સુધી રસોઈ તૈયાર થશે ગુરુઆશા ઋષિએ કહ્યું છે કે સ્નાન કરવાની તો બહુ ઈચ્છા છે અતિશય ભૂખ લાગી અમે સ્નાન કરીને જલ્દી આવીએ ત્યાં સુધી બધી તૈયારી થઈ ગઈ ત્યાં મારા વધુ થશે નર્મરાજ ધીર ગંભીર છે અતિ દુઃખમાં મેં પાપ કર્યું નથી અતિ દુઃખમાં મેં મારો ધર્મ છોડ્યો નથી અતિ દુઃખમાં હું ભગવાનને ભૂલ્યો પ્રભુ કેવી લીલા કરે છે તે મારે જોવું ધીર ગંભીર ધર્મરાજ શાંતિથી આસનમાં બેઠા છે ધ્યાન કરે ભગવાન કેવી લીલા કરે છે તે જોવું છે ભીમાર્જુન થોડા ગભરાયા દ્રૌપદી બહુ વ્યાકુળ થયા છે સામે છે કે દુર્વાસા વિશે તો ક્રોધી છે મારા પતિદેવને સાથ આપે દ્રૌપદી ભાવ વ્યાકુળ થયા છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરે કીર્તનમાં પરમાત્માને મનાવે છે કોઈ લાયક નથી છતાં એ કૃપા કરીને એકવાર આ જીવને અપનાવ્યો છે આપણે એકવાર એવું બોલ્યા હતા કે હું તારો ભાઈ છું હું તમારી બહેન છું આ તો અનેક વાર મારી બાદ રાખી તમારી બેન વિચારી કરી અને વનમાં કરી દસ હજાર બ્રાહ્મણો અન્ય ના કૃપા કરો ગમે જઈને તો ઉતાર મારી વાત જશે તો જગતમાં હશે તમારી થશે ગમે તેવી પણ તમારી ના તે દોડતા આવશે આ જીવ આર્ત થઈને ત્યારે પરમાત્માને પોકારે છે આર્તનાર પ્રભુના કાને ગાય રાજભોગ આરોગીને દ્વારકાનાથ રૂકમિણીજીના મહેલમાં પલંગમાં શયન કરે આજે દ્રૌપદી પ્રેમથી પરમાત્માને પોકારે છે એકદમ જાગ્યા છે મને કોઈ ગુનાય છે મને કોઈ યાદ કરે રૂકમિણીજી દ્વારકાનાથની સેવામાં છે સોનાની થાળીમાં મેળો લઈ આવ્યો માલિકને બનાવે છે આ મેળો આવ્યો હું બહુ પ્રેમથી ગાયું રુકમણીજી આરોગવાની પ્રાર્થના કરે છે અને એ સમય દ્રૌપદીનો હાર પદાર્થ આવે કૃષ્ણ કૃષ્ણ દ્રૌપદીની બહુ ઈચ્છા છે દુર્વાસા ઋષિ આવે ને એના પહેલા પ્રભુ પધારે તો સારું પૂર્વાધાર વિશે હું બોલું છું ફક્ત મારા દ્વારકાના પૂર્વાધારને સમજાવશે તમે એના લોકોની વ્યારોગવાની પ્રાર્થના કરે છે અને દ્રૌપદીનો આર્તના વિચારને આવે આખો ભીડ છે થોડા લાખો છે રૂપણીજી પ્રેમથી પૂછે છે આપનું શું થાય કે દ્રૌપદી મને ભૂલાવી એ માણસ મને કહેતો રુકમણીજીએ કહ્યું મેં સાંભળ્યું છે પાંડવો બહુ દુઃખી થયા છે વનમાં ગયા છે આપણે ત્યાં જવું હોય તો વને પધારો આ મેળો આરો વને પછી પધારો કોઈ પણ વૈષ્ણવ ઘરે બહુ દુઃખી થાય છે તો એને આવવાનો ભાન રહેતો નથી એટલે રુકમણીજી સાથે બોલવા પણ ઉભા રહ્યા નહીં બોલવા જ નથી સંઘર્ષ થયું છે ગુરુ સાથે ગાયના પીરામાં પૂછ્યું છે અને રૂકમણીજીને પણ થોડું ખોટું લાગ્યું છે આ વૈષ્ણવો કેવા છે આરોગ્યનું છે ત્યારે જ બોલાવે છે એટલે આરોગ્યનો પણ સમય દ્રૌપદી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરતા કરતા પ્રભુને મનાવે છે દ્રૌપદીને દર્શન થયા છે રૂકમણીજીના મહેલમાં લેવા ગયા મારા મન પ્રાર્થના છે પણ મારા ઉપાય નથી હોવો પડે મારા માટે છે દ્રૌપદીના સન્મત દ્વારકા બહુ દુઃખ થયું છે મેં પ્રભુને ત્રાસ આપ્યો હું સ્વાર્થી છું મેં ભોગવમાં ભ્રષ્ટ કર્યો એ અરુભાની સંગ્રામમાં કર્યું છે અને કહ્યું એવું બધું મને બહુ ભૂખ લાગી હું દોડતો આવ્યો જ્યારે રૂકમણીજીને કહેતા હતા કોઈ મેં તે કહી દીધું નથી મેં રૂકમણીજીને કહેવા દીધું આપશે તે મારે જવું છે અને તારા આપશે મારે જવું તું મને કંઈ ખાવાનું આપ દ્રૌપદીએ હાથ જોડો અને કહ્યું છે તમારી વેરાએ વિચાર છે મને વધારે શરમાવશો ઘરમાં કહ્યું નથી હવે બધું કહ્યું આપે તો ઘરમાં સંતાડ્યું જશે દ્રૌપદીનો એવો એક નિયમ હતો ઘરમાં કોઈ પણ સુંદર વસ્તુ આવે કાપડ આવે ફળ આવે ઠાકોરજીનો ભાગ અલગ રાખે મારા ભગવાનના માટે જે ઘરમાં ભગવાનનો ભાગ અલગ રાખવામાં આવે છે એ ઘરમાં લક્ષ્મીજી અને અન્નપૂર્ણાની અખંડ મારા માતાજીની રાખી થશે જે રાખી હોય તે તું મને આપ મેં કઈ રાખ્યું તારું અક્ષય પાત્ર મને બતા અક્ષય પાત્ર માટે જે રાખ્યું બસ દ્રૌપદીએ તે અક્ષય પાત્ર ઉઠાવ્યું દ્વારકા નાથના હાથમાં ઘણા દિવસનો ભૂખ્યો તેમ શોધી કાઢ્યો ભાજીનું પાન શોધી કાઢ્યું દ્રૌપદીને બતાવે છે આ ભાજીનું પાન આજે જગતના સર્વ જીવોને તૃપ્ત કરે સર્વના હૃદયના અંતર્યામી રૂપે હું જ રહેલો છું આ સિદ્ધાંત સત્ય હોય તો આજે જગતના સર્વ જીવોની તૃપ્તિ થશે મારી રૂપાન મુખમાં પધરાવ્યું દ્રૌપદીએ હાથ જોડ્યા પાનમાં એ શક્તિ નથી દ્રૌપદીના પ્રેમમાં એ શક્તિ દ્રૌપદીનો પ્રેમ જોઈને બહુ રાજી થયો દ્રૌપદી શાસમાં સ્વાધ્યક્ષ ત્રિલોકીન દર્શિતા તજીવ બ્રહ્મણોરૈક્ય સાક્ષી બ્રહ્મૈવનો હરિ આરોગ્ય છે શ્રી કૃષ્ણ અધિરંગના ઓળકાર દુર્વાસા ઋષિના બ્રાહ્મણો સંજ્ઞા કરે કોઈ ગાયત્રી જપ કરે છે પ્રાણાયામ કરે છે કોઈ ફૂલી જાય છે ઓળકાર આવે છે આંસુ આંસુ ભીમસેન બોલાવવા ગયા છે મહારાજ મહારાજ પગારો બધી તૈયારી થઈ બિરલાસા ઋષિએ પૂછ્યું છે ભીમ તું ખરું કે દ્વારકાથી કૃષ્ણ તમારે ત્યાં આવ્યા છે કે કે દ્રૌપદી સાથે વાતો કરે છે મને કહ્યું કે દુર્વાસા મારા ગુરુ થાય આજે ગુરુને હું જ પીરસવાનો ધ્રુવાસાએ હાથ જોડ્યા છે અને કહું છે હું એમનો ગુરુ નથી મારા ગુરુના પણ દાદા ગુરુ એ લાગે છે એ સર્વના સર્વ મેં મોટી ભૂલ કરી દુર્યોધનના ઘરમાં ચાર મહિના બેઠા એ અન્ન બહુ અશુદ્ધ ગાયત્રી જપ કરતા કોઈ દિવસ તન્મયતા કરી નહીં પ્રેમમાં હૃદય ઉતરી ગયું નહીં એ પાપનું અન્ન હતું મેં ભૂલ કરી તમારા ઘેર પછી હું તૃપ્ત થયો પાંડવોનો સંયમ પાંડવોનો સદાચાર પાંડવોની સરળતા પાંડવોનો સાધુ બ્રાહ્મણોમાં સદભાવ પાંડવોની અનન્ય કૃષ્ણ ભક્તિ જોઈને હું બહુ રાજી થયો છું જાય જાય ચાર તમારો થશે કૌરવોનો વિનાશ થશે ચાર મહિના સુધી દુર્યોધનના ઘરનું ખાધું હતું આશીર્વાદ પાંડવોને મળ્યા એક ભાગીનું પાન આરોગીને જે જગતને તૃપ્ત કરી શકે શ્રી કૃષ્ણને રાજી કરે જગતને રાજી કરે લોકો સાધુઓને જમાડે છે બ્રાહ્મણોને જમાડે છે નિયાદ જમાડે છે સારું છે અતિ ઉત્તમ થયો છે બહુ પવિત્રતાથી અતિશય પ્રેમથી પ્રભુનું સ્મરણ કરતા કરતા ઘરમાં સુંદર સામગ્રી બને અને બાલકૃષ્ણલાલને મનો મનોવિધારો યશોદા મૈયા બહુ મનાવે ત્યારે બાળકૃષ્ણ થોડું કારણ રામ એવી ટેવ પડી મારા પાસે બેસે પ્રેમથી વાતો કરે ત્યારે હું સમજાવીશ એને થોડોક આરોપ શ્રી કૃષ્ણને જે આરોપ આવે છે એને જગત જમાડવાનું પૂર્ણ મળે શ્રી કૃષ્ણને રાજી કરે જગતને રાજી કરે છે મોટાભાઈ તમને યાદ છે પ્રભુએ કેવી લીલા કર્યો જ્યાં જાઓ ને ત્યાં વાંસના ત્રાસ આપવા આવ્યો વાસના બંગલામાં જ કાસ આપે છે એવું નથી અરે વાસના તો વનમાં જાય ત્યાં પણ કાસ આપવા જાય દુર્વાસના એટલે સુખ ભોગવવાની ઈચ્છા જ્યાં જાઓ ત્યાં વાસના દોડતી આવે છે આ વાસનાના ત્રાસમાંથી તો દ્વારકાનાથ બચાવે જે શ્રી કૃષ્ણ ચરણનો આશ્રય કરે છે શ્રી કૃષ્ણનું સ્મરણ જે સતત કરે છે સર્વ પ્રકારનો અભિમાન છોડીને શ્રી હરિને જે શરણે જાય એ જ વાસના ઉપર વિજય મેળવી શકે વાસનામાં બહુ જોર છે મનમાં રહેનારને વાસના મારવા જાય છે મુદારી તમને યાદ છે ને આખી રાત કૃષ્ણ કથા કરી છે ત્યાં પસ્તાન થયો ત્યારે પરીક્ષિતને બોલાવ્યો છે અને પરીક્ષિતને કહ્યું આજ તું રાજા થયો પંચ પાંડવો દ્રૌપદી સાથે હિમાલયમાં પ્રયાણ હસ્તિનાપુરની પ્રજા ધર્મરાજાને વંદન કરે છે આવો રાજા થયો નથી આ હોવા છતાં કોઈને જોતા જ નથી કાન હોવા છતાં કઈ સાંભળતા જ નથી દૃષ્ટિ નાકનાનીમાં સ્થિર કરી છે નારાયણનું સ્મરણ કરતા કરતા હિમાલયમાં પ્રયાણ કર્યું છે કેદારનાથની પાંડવોએ પૂજા કરી કેદારનાથના મંદિરમાં પંચ પાંડવ અને દ્રૌપદીની મૂર્તિ છે કેદારનાથમાં એવી મર્યાદા છે શંકર ભગવાનની પૂજા થયા પછી સ્ત્રી હોય કે પુરુષ હોય શિવજીને બાથમાં લઈને ભેટી જે શિવનું છેલ્લું વિનંતી થાય ત્યાં જીવ દૂર થાય અને જન્મનો આ જીવ ભાવ હું પુરુષ છું હું સ્ત્રી છું આ દેહભાવ એવો દ્રઢ થયો છે શિવ કૃપાથી જ આ દેહભાવ મરે છે જીવ શિવનું છેલ્લું મિલન ત્યાં થાય છે કેદારથી ઉપર જાઓ તો નિર્વાણ પંથ આવે છે જે માર્ગથી શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા ગયા તે પાછા આવ્યા નથી પાંડવોએ માર્ગથી લખ્યું છે ચાર પાંડવ અને દ્રૌપદી શરીર છોડીને પ્રભુના ધામમાં ગયા એકલા ધર્મરાજ તે સર્વે ગયા વેદાંત એમ કે છે કે જ્યોતમાં જ્યોત મળી જાય અને જ્યોતમાં જ્યોત મળે તે શું ભક્તિમાં એ શક્તિ છે સતત ભક્તિ કરે તીવ્ર ભક્તિ કરે તો દેહ પણ દિવ્ય થાય ધર્મરાજાએ શરીર છોડ્યું નહીં સતત ભક્તિ કરવાથી એમનો દેહ દિવ્ય થયો સદેહ પ્રભુના ધામમાં ગયા કલયુગમાં તુકારામ મહારાજ સદેહ તુકારામ મહારાજની સમાધિ નહીં તુકારામ મહારાજનું શ્રાદ્ધ નહીં જે શરીર છોડે એની સમાધિ થાય તુકારામ મહારાજનું ચરિત્ર બહુ સુંદર ઘરમાં બહુ દુઃખ હતું અતિશય પ્રતિકૂળતા હતી તુકારામ મહારાજને કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી એ અતિશય સદૈવ પ્રભુના ધામમાં આની જાતો અમચા ગાવા અમચા રામ રામ ગાવા આજે વળી હતો તુમચા ગાવી પણ આપણા કૃપા હતો હતા નહીં જાણે સહજે કુંતલે બોલ શ્રી રામકૃષ્ણ વિઠ્ઠલ બોલા ઉકા જાતા હોય કુંતલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ કીર્તન કરતા શરીર ગયા છે શરીર છોડ્યું નથી ભક્તિમાં એ શક્તિ છે ભક્તિ દેહને પણ દિવ્ય બનાવે જ્યોત જ્યોતમાં મળે તે શું આશ્ચર્ય છે વેદાંત કહે છે કે જ્યોતમાં જ્યોત મળી જાય ભક્તિમાં એ શક્તિ છે શ્રી ગૌરાંગ મહાપ્રભુજી જગન્નાથજીમાં મળી ગયા છેલ્લું કીર્તન જગન્નાથજીના સન્મુખ કર્યું છે એમને શ્રી કૃષ્ણનો સહન થયો કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કીર્તન કરતા દોડતા ગયા છે જગન્નાથજીને ભેટી પડ્યા જગન્નાથજીમાં સમાયા મીરાબાઈ દ્વારકાનાથમાં સમાયા છે મીરાબાઈનું ચરિત્ર બહુ સુંદર મીરાને કોઈનો સ્પર્શ થયો નથી દ્વારકાનાથમાં એ સમાયા ઘણા સાધુ સંતો શરીર છોડીને પ્રભુના ધામમાં જાય કેટલાક તો એવા હોય છે દેહને પણ દિવ્ય બનાવે પાંડવો પ્રભુના ધામમાં ગયા છે પાંડવોના મરણની આ કથા નથી પાંડવોના પ્રયાણની આ કથા યશ્રદ્ધયૈતદભગવત્પ્રિયાણામ પાંડવસુતાનામ ઇતિ સંપ્રયાણમ શૃણોત્યલમ સ્વસ્ત્યયનમ વિશુદ્ધમ મરણ અને પ્રયાણમાં ઘણો ફેર છે બે ચાર દિવસ સ્નાન નહીં સંધ્યા નહીં સેવા નહીં અપવિત્ર અવસ્થામાં પથારીમાં હાલાલ કરતો પ્રાણ છોડે એ મર્યો કહેવાય જીવનમાં છેલ્લા દિવસે સ્નાન કર્યું પ્રેમથી પરમાત્માનું ધ્યાન કર્યું બાલકૃષ્ણલાલને દૂધથી નવરાવી નાનાનો સુંદર શૃંગાર કર્યો ભોગ ભર્યો છે પ્રેમથી લાવે આરતી ઉતારી અતિ આનંદમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા જે હસતો હસતો એ મર્યો નહીં એનું પ્રયાણ થયું પાંડવોના પ્રયાણની આ દિવ્ય કથા છે પાંડવો પ્રભુના ધામમાં ગયા પછી પરીક્ષિતે ગાદીમાં બેઠા અતઃ પરીક્ષિત બીજવરીય શિક્ષયા महिमहाभागवतस्य शासः यथा हि सूत्याम् अभिजातकोविदाः समादिशन् विप्रमहद्गुणस्तथा પાંડવો પ્રભુના ધામમાં ગયા પછી પરીક્ષિત રાજ્ય કરે છે પરીક્ષિત રાજાએ સાંભળ્યું છે કે મારા રાજમાં કલીનો પ્રવેશ થયો કલી મને મળે ને તો એને હું સજા કરું કલી પુરુષની ઈચ્છા હતી કે રાજા પરીક્ષિતના શરીરમાં મારે પ્રવેશ કરવો છે રાજા ન બગડે ત્યાં સુધી પ્રજા બગડે નહીં રાજા બગડે તો જ પ્રજા બગડે પરીક્ષિત રાજાનું જીવન બહુ જ પવિત્ર છે કાળજું બગડે ત્યારે ઘરમાં કલી આવે મન ન બગડે ત્યાં સુધી ઘરમાં કલી આવશે નહીં પાણી બગડે એની વાણી બગડે વાણી બગડે એનું વીર્ય બગડે છે વીર્યમાં જળ તત્વ મુખ્ય છે પાણી બગડે ત્યારે વીર્ય બગડે છે વીર્ય બગડે એનું જીવન બગડે છે બધાને વંદન કરો બધાને માન આપજો પણ જેના ચારિત્ર્યની ખાતરી નથી એના હાથનું પાણી પણ પીવું નહીં આચાર બગડે ત્યારે વિચાર બગડે કેટલાક લોકો એવું બોલે છે મન ચંગા તો કઠોટ ને ગંગા મન શુદ્ધ રાખવું અરે મન કેવી રીતે શુદ્ધ રહે આચાર બગડે ત્યારે વિચાર બગડે સદાચારે પાયો છે સદ વિચારે બંગલો છે સદાચાર ન હોય તો બુદ્ધિ બદલતા જરાય વાર લાગશે આચાર પ્રભો ધર્મ ધર્મસ્ય પ્રભુરચ્યુત અન્ન બદલે તો મન બદલે સનાતન ધર્મની મર્યાદા મનને શુદ્ધ કરવા માટે ધર્મની મર્યાદા મારે એનું મન બગડતું નથી ધર્મની મર્યાદાનો ભંગ કરે એનું મન પવિત્ર રહેતું નથી પરીક્ષિત રાજાનું જીવન બહુ પવિત્ર હતું પરીક્ષિતના શરીરમાં કવિને પ્રવેશ કરવાની હિંમત થતી નથી મહાભારતના વન પર્વ રાજાની કથા નવરાજાના પાસે કલી પડ્યો છે નવરાજાનું જીવન એવું પવિત્ર હતું કરીને હિંમત થતી નથી તે પાપ કરે તો એના શરીરમાં હું પ્રવેશ કરું એનું જીવન બહુ પવિત્ર છે બહુ ઠંડી પડી હતી રાત્રિના સમયે લઘુશંકા કર્યા પછી મેં રાજાએ હાથ પગની શુદ્ધિ તો કરી અતિ ઠંડી પડેલી તે આળસમાં એડીનો ભાગ બરાબર ધોયો નહીં એટલી જ અપવિત્રતા જાણે કવિએ એડીમાં પ્રવેશ કર્યો બુદ્ધિ બગાડે લઘુશંકા દીર્ઘશંકા કરવા પછી હાથની પગની મુખની બરાબર શુદ્ધિ કરો વધારે નહીં તો પાંચ ટોકડા તો અવશ્ય કરો તમે તો બધું કરતા જશો તમને જે વધારે કહેવાની જરૂર નથી કરતા ન હોય તો કથામાં હમણાં પછી આવે કરે આચાર બગડે ત્યારે વિચાર બગડે આચાર વિચાર બંને બગડે છે ત્યારે ઘરમાં કલી આવે છે પરીક્ષિત રાજાનું જીવન બહુ પવિત્ર હતું કલી પુરુષે કપટ કર્યું છે પ્રાચી સરસ્વતી નદીના કિનારે થોડી માયા બતાવી વેરાવળથી તમે આગળ જાઓ ને તો પ્રાચી આવે સૌરાષ્ટ્રમાં બે જગ્યાઓ એવી છે જ્યાં દ્વારકાનાથ અને રૂક્મિણીજી સાથે જતા ગયેલા પ્રાચીમાં રૂક્મિણી દ્વારકાનાથ સાથે માધવપુરમાં માધવરાય અને રૂક્મિણીજી સાથે વિરાજેલા રૂક્મિણીજી સાથે દ્વારકાનાથના દર્શન બે થતા ન થાય પ્રાપ્ત પ્રાચીન સરસ્વતી પ્રાચી સરસ્વતી નદીના કિનારે કવિએ માયા બતાવી છે એક બળદના ત્રણ પગ કોઈએ કાપ્યા છે ગાય માતા બહુ દુર્બળ છે એક શોધ રૂપે લાકડીથી ગાયને બળદને બહુ ત્રાસ આપે છે મારે છે રાજાને તે સહન થયું નહીં મારા રાજમાં ગાય ને બળદને કોણ ત્રાસ છે બળદ એ ધર્મરાજ છે સત્યયુગમાં ધર્મ પરિપૂર્ણ છે ત્રેતાયુગમાં ધર્મનો એક પગ કાપી નાખ્યો ત્રણ પગ ઉપર ધર્મ રહ્યો તેથી એને ત્રેતાયુગ છે દ્વાપર યુગમાં ધર્મના બે પગ કાપી નાખ્યા ધર્મ બે પગ ઉપર ઉભો રહ્યો એને દ્વાપર યુગ કે છે કલિયુગમાં ધર્મના ત્રણ પદ કાપ્યા છે એક જ પદ ઉપર ધર્મ રહ્યો સત્ય દયા તપ અને પવિત્રતા આ ધર્મના ચાર પદ છે કલિયુગમાં હવે સત્યના દર્શન થતા નથી કલિયુગમાં થોડી સ્વચ્છતા દેખાય છે પવિત્રતા એ રહી નથી જીવન બહુ વિલાસી થયું તપ કોઈ કરતા નથી સત્ય તપ અને પવિત્રતા આ ત્રણ ધર્મના કલિયુગમાં કાપી નાખ્યા છે એક જ પગ ઉપર ધર્મ રહ્યો છે દયા દાન ઉપર કંઈક ધર્મ ટકે એક જ પગ ઉપર ઉભો છે ગાય માતા બહુ જ દુર્બળ છે બહુ ચિત્તને આશ્ચર્ય થયું છે મારા રાજમાં ગાયને બળદને કોણ ત્રાસા જે રાજાના રાજમાં પશુ પણ દુઃખી થાય એ રાજાનું પતન થાય છે રાજેશ્રી એ નરકેશ્રી બને મારા રાજમાં ગાય ગાયને બળદને કોણ ત્રાસ આપે પરીક્ષિત તે બાળકને પૂછે છે તારા ત્રણ પગ કોને કાપ્યા છે મને તું બતા એને હું સજા કરીશ દ્વારકાના શ્રી કૃષ્ણની આજ્ઞા અનુસાર હું આ ધર્મ રાજ્ય ચલાવું છું બહુ કાળજી રાખું છું કે મારા રાજમાં પશુ પણ દુઃખી ન થાય તારા ત્રણ પગ કોને કાપ્યા છે મને તું બતા એને હું સજા કરીશ ધર્મરૂપી બળદ બોલવામાં બહુ હોશિયાર તે બળદ બોલે છે તમે ઘણું જીવો મારા જેવા પશુની તમે કાળજી રાખો છો કોણ દુઃખ આપે છે એનો નિર્ણય હજુ સુધી થયો નથી કેટલાક લોકોની એવી માન્યતા છે કાળ સુખ દુઃખ આપે છે બાર વર્ષ પછી કાળ બદલે છે કાય કોઈને એક સ્થિતિમાં રહેવા દેતો નથી સુખી દુઃખી થાય છે દુઃખી સુખી થાય છે કાળ સુખ દુઃખ આપે છે એવું કેટલાક માને કેટલાકની એવી માન્યતા છે કે કાળ નહીં કર્મથી જીવ સુખી અને કર્મથી જીવ દુઃખી થાય કેટલાક એવું માને છે કે નાના કાળથી નહીં કર્મથી નહીં સ્વભાવના લીધે જીવ સુખી દુઃખી થાય જેનો સ્વભાવ બરફ જેવો ઠંડો છે જ્યાં જાય ત્યાં ઠંડક પણ જેનો સ્વભાવ જ બહુ કડક છે ને એના ઘરમાં ચારે બાજુ પંખા ફરતા હોય પણ એના હૈયામાં હોળી ગાયેલી હોય એને જરાય શાંતિ મળતી નથી શાંતિ કંઈ બહારથી આવે જેનું મન શાંત છે જેનો સ્વભાવ બરફ જેવો ઠંડો છે એને શાંતિ મળે સ્વભાવના લીધે જીવ સુખી દુઃખી થાય છે એવું કેટલાક માને છે કોણ સુખ દુઃખ આપે છે એનો નિર્ણય હજુ સુધી થયો નથી તમે તેનો વિચાર કરો ધર્મરૂપી બળદ બોલવામાં બહુ હોશિયાર છે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે પાપીના સન્મુખ જે આંગળી ચિંધે છે એને પાપ લાગે પાપીનું જે સ્મરણ કરે છે એના મનમાં પાપ આવે છે ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે યત અધર્મકૃત સ્થાનમ સૂચકસ્યાપી તદ્ભવે ધર્મરૂપી બળદ બહુ વિવેકથી બોલે છે કોણ સુખ દુઃખ આપે છે એનો નિર્ણય હજુ સુધી થયો જ નથી તમે એનો વિચાર કરો પરીક્ષિત સમજી ગયા છે આ ગાયને બળદને જે મારે છે ને એ જ કલી હોવું હાથમાં તલવાર લીધી છે અને કલીને મારવા તૈયાર થયા છે ત્યારે કલી પુરુષે કહ્યું છે હું શરણે આવ્યો પરીક્ષિતના ચરણને સ્પર્શ કરો મને મારશો નહીં આપણા શાસ્ત્રોમાં લખ્યું છે જે અતિ કામી છે જે અતિ પાપી છે એને તમે સ્પર્શ કરશો તો એના શરીરનું પાપ તમારા શરીરમાં આવશે <coughs> સ્પર્શ દોષ તો બધા જ માને છે મહારોગીને સ્પર્શ કર્યા પછી ડાક્ટર પણ સાબુથી હાથ ઘસે છે એ સ્પર્શ દોષ માને છે રોગના પરમાણુઓ મારા શરીરમાં ન આવે આપણા ઋષિઓ તો સૂક્ષ્મ દૃષ્ટિ રાખે છે આજકાલના લોકો સ્થૂળ દૃષ્ટિ રાખે છે જેનું સૂક્ષ્મ શરીર બહુ બગડેલું છે એને પણ અડક કલીનો સ્પર્શ થયો રાજાની બુદ્ધિ થોડી બગડી છે રામાયણમાં કથા છે મંથરાનો સ્પર્શ થયા પછી કઈ કઈની બુદ્ધિ બગડી મંથરાનો સ્પર્શ થયો નહોતો ત્યાં સુધી કઈ કઈ રામજીમાં પ્રેમ રાખતી હતી કલીનો સ્પર્શ થયો તહેવાર મારવા માટે હાથમાં લીધી હતી દયા આવી આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે અતિ પાપીને રાજા સજા કરે અતિ પાપીની હિંસા એ અહિંસા છે અતિ પાપી જીવે ને તો ઘણાની હિંસા કરશે અતિ પાપી જીવે તો ઘણાને રડાવશે અતિ પાપીની હિંસા એ હિંસા નથી અહિંસા છે અને રાજાને દવા આવી છે તલવાર યાદમાં રાખે શું તને મારતો નથી પણ મારા રાજમાં તું રહીશ ને કવિએ કહ્યું છે કે પૃથ્વીના સાર્વભૌમ રાજા આપ જ્યાં જવું જવું ત્યાં તમારું જ રાજ છે હું શરણે આવ્યો છું તમારા રાજમાં થોડી મને રહેવાની જગ્યા તમારું હું શું બગાડવાનો હતો હું શરણે આવ્યો છું રાજમાં મને રહેવાની જગ્યા આપો પરીક્ષિત રાજાને દવા આવી છે તે કવિને કહ્યું જે ઘરમાં જુગારનો પૈસો આવે તે ઘરમાં તું રહેજે સત્તોએ જીવનને બટતો લગાવ્યો કેટલાક સાધુ સંતોને પણ પૂછે છે મારા તમે કે આંકડો બતાવી શકો મારે મંદિરમાં બધું વાપરવું સત્તાનો પૈસો બુદ્ધિને બહુ બતાવે જુગારમાં કવિનો નિવાસ છે જે ઘરમાં બુદ્ધિપૂર્વક કોઈ પણ જીવની હિંસા થાય એ ઘરમાં કવિનો નિવાસ થાય મચ્છરને માકણને બુદ્ધિપૂર્વક મારે એ સારું નથી માકણને ઉઠાવીને બહાર ફેંકી દે હિંસા એ પ્રતિહિંસા ઉત્પન્ન કરે જેને તમે મારશો એ જીવ બીજા જન્મમાં તમને મારવા આવશે જે ઘરમાં બુદ્ધિપૂર્વક કોઈ પણ જીવની હિંસા થાય એ ઘરમાં કલી આવે છે જ્યાં વેશ્યાઓ રહે છે ત્યાં કલી આવે છે જૂતમ પાનમ સ્ત્રિયસૂના યત્ર ધર્મશ્ચતુર્વિધા જ્યાં માંસ મદિરાનું લોકો સેવન કરે છે ત્યાં કરી આવે છે ભાગવતની કથા સાંભળો તમારાથી બની તો એક નિયમ લેજો મંદિરમાં ભગવાનજી આરોગ્ય એ જ પ્રસાદ હું લઈશ મારા ભગવાનજીનો સ્વીકાર કરતા નથી એ મારે લેવું નથી ભગવાનને તમે દૂધ અર્પણ કરો ને તો દૂધનો સ્વીકાર કરે છે પણ કદાચ કોઈ ભગવાનને ચા અર્પણ કરવા જાય ને તો ભગવાન ના પાડે હું ચાલી પણ દૂધ લેવાય પણ ચા ન લેવાય કેટલાક વૈષ્ણવોના મનમાં ખટકો લાગે છે કે ઠાકોરજીને અર્પણ કર્યા વિના પાણી પણ પીવું નહીં તો ચા કેમ લેવા પછી મનને સમજાવે કે આ ચામાં પ્રસાદી દૂધ નાખ્યું છે એટલે ચા પણ હવે પ્રસાદી થઈ ગઈ ચા જેવી રીતે પ્રસાદી થાય ભગવાનને પાન સુપારી અર્પણ કરો ને તો ભગવાન એનો સ્વીકાર કરે છે પણ કદાચ કોઈ ભગવાનને તમાકુ અર્પણ કરવા જાય તો ભગવાન ના પાડે તમાકુ તો નથી તમાકુ ખાય તમાકુ પીએ તમાકુ સૂંઘે એને બહુ બહુ પાપ લાગે તમાકુ તનને બગાડે છે તમાકુ મનને પણ બગાડે જેનો સ્વીકાર ભગવાન કરતા નથી એ કોઈ દિવસ તમે લેશો નહીં કલી આવે છે ચાર જગ્યા આપી છે પણ કલીને સંતોષ થયો નહીં કલીએ કહ્યું કે મને કોઈ સારી જગ્યા આપો ત્યારે કહ્યું છે આજથી સુવર્ણમાં તારો નિવાસ થશે સોનામાં કલી છે કે ચાંદીમાં નહીં જે પૈસો પાપથી ઘરમાં આવે એ ધનમાં કલીનો નિવાસ છે ધનને ધર્મની મર્યાદામાં રાખ ધર્મ વિનાનું ધન ઝેર છે એ પતન કરે છે એ વિનાશ કરે છે પાંચ જગ્યા આપી છે કરીએ નિશ્ચય કર્યો હવે કોઈ દિવસ પરીક્ષિતની બુદ્ધિ હું બગાડીશ ફરી પુરુષ ત્યાગ અંતર્ધાન થયો છે ધર્મના ત્રણ પદ કાપ્યા હતા તે જોડી આપ્યા છે પ્રજાને પરીક્ષિત ધર્મનું શિક્ષણ આપે જીવનમાં પૈસાની જરૂર છે ધનની બહુ જરૂર છે ધન કરતા પણ ધર્મની વધારે જરૂર ધન કરતા ધર્મની વધારે જરૂર લાગશે તો જ જીવન સુધરી શકે ધર્મનું શિક્ષણ આપવું એક દિવસ પરીક્ષિતને એવી ઈચ્છા થઈ મારા વડીલોએ મારા માટે શું રાખ્યું છે તે મેં જોયું નથી જોવા ગયા પેટીમાં એક સુંદર મુગટ મળ્યો રાજાને તે બહુ ગણ્યો માપનો જ હતો માથે રાખ્યો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા થોડો વિચાર કરો અશુદ્ધ છે કે અશુદ્ધ છે પ્રત્યેકમાં કાળનો દોષ કર્તાનો દોષ અને નિમિત્તનો દોષ પ્રત્યેક વસ્તુમાં આવે કયા કાળમાં વસ્તુ ઘરમાં આવી કયા નિમિત્તથી આવી છે કાળનો દોષ નિમિત્તનો દોષ કર્તાનો દોષ પ્રત્યેકમાં આવે અશુદ્ધ છે કે અશુદ્ધ છે આ મુગટ જરાસંધનો હતો જરાસંધને માર્યા પછી ભીમસેનને આ મુગટ મળેલો તે ઘેર લઈ આવ્યા હતા અધર્મનું ધન ઘરમાં હોય તો છોકરાઓની પણ બુદ્ધિને બગાડે આજે પરીક્ષિતની બુદ્ધિ બગડી છે માથે મુગટ નાખ્યા પછી એમને શિકાર કરવાની ઈચ્છા થઈ જંગલમાં ગયા છે અને પશુ પક્ષીઓની હિંસા કરી મધ્યાહન કાળમાં ભૂખ લાગી તરસ લાગી છે સ્વામી ઋષિના આશ્રમમાં આવ્યા મધ્યાહન મધ્યાહ્નકાળ માટે સમય શમી ઋષિ નારાયણનું ધ્યાન કરતા સમાધિમાં બેઠા દેહનું ભાન નથી રાજાએ કહ્યું મને ભૂખ લાગી છે તરસ લાગી છે ઋષિએ સાંભળ્યું નહીં માથે મુગટ છે બુદ્ધિમાં કલીનો પ્રવેશ થયો હતો પરીક્ષા કરવાની ઈચ્છા થઈ આ સમાધિનું ઢોંગ તો કરતા નથી એમની સમાધિ સાચી છે કે ખોટી છે મરી ગયેલો સર્પ ધનુષ્યથી ઉઠાવ્યો અને ઋષિના ગળામાં માળા જેવો ફેરાવ્યો ઋષિની સમાધિ સાચી હતી મરી ગયેલો સર્પ આવ્યો પણ ઋષિને ખબર પડી નહીં રાજાને ખાતરી થઈ કે સમાધિ સાચી છે બુદ્ધિમાં કવિ બેઠો હતો તે બુદ્ધિને દબાવે છે હું તો રાજા છું ગમે તે કરી શકું મને પૂછનાર કેનાર કોણ છે બ્રાહ્મણનું અપમાન કર્યું છે શનિક ઋષિના ગળામાં મરી ગયેલો સાપ છે તેમ બતાવે છે